એ જ આ મનુષ્ય નો અહંકાર નો સ્વભાવ છે કાલે વસંતી આવે તો એની જોડે વાતચીત કરી લો પછી આ મશીનરી ખરીદી લો તો મશીનરી હું જોઈ લઉં ખરીદવા જેવી છે કે નહીં અને ખરીદી આખી અને તે અમુક અમુક ભાવથી જ આપી દે લીલામ ના ભાવ થી જેમ લીલામ કરે ને લીલામ ના ભાવ થી આપતો હોય તો મોટી મોટી વસ્તુ કાઢી નાખીએ અને નાની નાની આપડે જે જરૂરિયાત માં તો લઈ જઈએ મોટી મોટી આપણે તો બહુ સારા સસ્તા ભાવથી મળી જાય અને અહીં મોટી ની કિંમત આવે થોડી ઘણી એટલે વજનદાર હેવી હેવી હેવી લોડ કરનારું આપડે ટેકનિકલ જે મશીનરી છે નાની નાની જે ઇન્ડિયા બનાવતા હોય માલ લાગે આપણને તે અહીંથી લઈ જવાય બરાબર એટલે કાલે મહાત્મા બધા બહુ ને અને સેવા બધા આવે બધા ક્યાં છો કે પટેલ પટેલ મનુભાઈ પટેલ મનુભાઈ પટેલ દેવાલિયા પટેલ ની હતી ખરી ઘણી વસ્તી ઘણી છે એમ કે કઈ વાત નથી વાત શું નામ કે છે એમ કે નામ છે મનુભાઈ પટેલ મનુભાઈ પટેલ ખરેખર મનુભાઈ છો ખરેખર મનુભાઈ તમે કહો છો માય ને એવી મનુભાઈ મારું મનુભાઈ મારું નામ છે કેનારે કોણ તમે મને ખબર નથી મને નથી ખબર તમે કશો પ્રશ્ન નથી કૃષ્ણ વગર તો કોઈ દુનિયામાં હોય જ નહીં બરોબર વગર નું કોઈ માણસ હોય જ નહીં તે પ્રશ્ન છે ને તમે જાણતા નથી તમે કોણ છે જાણતા નથી હું જયેશભાઈ જયેશભાઈ જયેશ ગાગા કયા કરે વિરોધાભાસ નહીં લાગતો વિરોધાભાસ છે એ પ્રશ્ન જાણવા જેવો છે કે હું કોણ છું હું હે ભાઈ આવ્યો નો <laughs> એટલા માટે આ બધા બેઠા છે ને એ જાણવા માટે જાણવું છે કેટલાક જાણીને બેઠા આ જાણવા માટે આયા છે આ જાણી બેઠા બધા આ જાણી બેઠા તમારી જાણવાની ઈચ્છા ખરી હા ત્યાર પછી બધું સમાધાન થાય સંતોષ થાય પગલું ભો ના થાય મનુભાઈ પચાસ ઉભા ના એવું છે આ તો કશું મનુભાઈ બગાડ્યું એટલે આપડા મનમાં પચાસ રૂપિયા મનુભાઈ શેર ભેગા થયા આજે લઈને લઈને આવ્યા લઈને આવ્યા તમે અહીં રહો છો બરોબર આ બધા લઈને આવ્યો છો તમારે પ્રશ્ન તો બાકી જ છે આ મોટો પ્રશ્ન આ મોટો પ્રશ્ન બીજું બધું ઠીક છે બીજું બધું ચાલવા જોઈએ બીજું બધું જાણી બેઠા છે દુનિયા કોણ બનાવી છે ભગવાન કઈ ચાલ બનાવી ખબર નથી ખબર નથી ઝાડ ની ખબર નથી પણ બનાવી વાત તો ચોક્કસ ને બનાવી છે શરૂઆત થઈ થઈ ગઈ છે ને થઈ ગયેલી છે શરૂઆત નહીં થઈ થઈ ગયેલી છે શરૂઆત થઈ તેને એન્ડ આવે ખરો આવવાનો જ છે એવું નથી આ જગત અનાદિ અનંત શરૂઆત જ નહીં થઈ અંત જ હવે છે તે અનાદિ અનંત છે એવરલાસ્ટિંગ છે જગત એમાં બનાવવાની કોઈ જરૂર જ નથી આ તો બનાવનાર કેવું બન્યું God is created correct by Christian viewpoint Indian viewpoint Muslim viewpoint not by fact fact થી અનાદિ અનંત છે પણ વ્યૂ પોઈન્ટ થી એવું લાગે છે કોઈ બનાવનાર હશે તમે સમજો ને એટલા બધું સમજવું પડે ને પડે ખાલી એમને ઘેર ઉતર્યા પણ લાભ એમને મળ્યો જુઓ બાપા લઈ આવ્યા છે હે દાદા પાસે તો પછી નબળી જતી રહેવી જોઈએ ના જઈ મારા જતી રહેવી જોઈએ તમારે કાઢવી છે હા તો કાલે આવો બધું કાઢીએ તમને ચોક્કસ લઈને જ આવી જોડે જોડે આવી જાવ ને હા આવી જાવ આટલામાં જ યાર બહુ વગર મોટા નજીક બહુ દૂર નથી લઈને આવીશ કે છે લોકો પાછા બધાને <laughs> નજીક જ છે બહુ દૂર નથી દાદા કાલ બધા આવીશ હા બધા લઈને આવીશ એટલે લાભ લઈ લો આ લાભ લેવા જેવો સમજો ને અને વિજ્ઞાન છે આ ધર્મ જેવું ગપ્પું નથી આ વિજ્ઞાન છે એટલે વિજ્ઞાન તમારે કરવું ના પડે તેનું ધર્મ તો કરવું પડે ત્યાગ કરો તપ કરો ફળ કરો એનું માતા ગુલ કોને મેરે ભાઈ થયા કરે જવું હા જય જય ત્યાંથી પોતાની ભૂલ ખબર જ ના પડે cash bank of divine solution cash રોકડી પેલું ઉધાર્યું ના ચાલે ઉધાર ને શું કરવાનું પીટ્સબર્ગ બે દાડા ગયા હતા પણ બે દાડા એનું કામ થઈ ગયું મારી પાસે ફર્યા કરે આપણે નાવા જવાનું છે પછી આપડે પેલી જગ્યાએ જવાનું છે મોડું ના થાય યોગ કરતા તો દુનિયા બધા પઝલ સમી જાય બંધ થાય નહીં બંધ થવા પડે માલ ભરેલો હોય અને સારો માલ ભરીએ મિક્સર થઈ જાય બધું ચોખ્ખું નાનો છોકરો હોય સારી વાત છે બુદ્ધિને ગમાઈ દે શું કરે બુદ્ધિને કરે બીજો બધો માલ તો દૂધી ને અસ્થિર કરે શું કરે છે બધે બધી વિકલ્પો માર્ગ ના મળ્યો પણ અવળો માર્ગે ભર્યો ને એટલે બસ ભરી ગયા કરે લોકો એના કરતા બેરી બેરી આ વિજ્ઞાન છે ને એટલે કરવું ના પડે મેળ થયા કરે મેં ચેતવે ઉડતું ચેતવે ઉડતું આ વિજ્ઞાન છે ભગવાન વિજ્ઞાન ભગવાન સ્વરૂપ ભગવાન વિજ્ઞાન સ્વરૂપ છે શું છે ભગવાન વિજ્ઞાન સ્વરૂપ છે બુદ્ધિ ને સ્થિર થતા કેટલો વખત લાગે બુદ્ધિ ને સ્થિર થતા કેટલો વખત લાગે જોર કરે કુદા કુદ કર્યા કરે હવે આ જ્ઞાન આવ્યું એટલે ચલણ ચાલે નહીં કુદે કરી પણ ચલણ ચાલે નહીં એટલે સ્થિર થઈ જાય પછી ધીમે ધીમે છૂટકો જ નહીં એને બંધારણમાં આવી ગઈ બાઉન્ડ્રીમાં પછી થઈ જાય હિંમત નો કાગળ બાગળ થઈ ગઈ હિંમત નો આ પાંચ આગ્રહ એવી સરળ છે તે નિરંતર સમાધિ રહેવું દસવી હજાર માણસો ને સમાધિ રહે છે બીજા માણસો કાચી રહેતી છે પણ અમુક માણસો બહુ રહેશે છે નિરંતર સમાધિ હા તો દેહ ના કડકા થાય તો તમને નહીં છોડી એવું ગાય છે શું ગાય છે શું ગાયું છે અગિયાર માં આશ્ચર્ય છે આવું હોય નઈ આવું કલ્પનામાં કલ્પનામાં હોય નહીં બુદ્ધિમાં આવે નહીં અપૂર્વ વસ્તુ છે પૂર્વે કોઈ દાડો ભૂગાડી ના પડી હોય તેવી વસ્તુ છે દાદા આપણે એક એક પગથિયું આગળ વધીએ છીએ એમ આપણને વધારે વધારે સમજ કેવી રીતે પડતી જાય કે ના હવે આપણે એક પક્ષ આગળ વધ્યા હવે આપણે બીજું આગળ વધ્યા બીજું આગળ વધ્યા એનો એ ક્યારે ખબર પડે મનથી સમજ પડતી આપણે એની માપ પડતી આપણે શું બાંધ્યું એક એક પગથિયું આપણે આગળ વધ્યા એ આપણને સમજણ કેવી રીતે પડે આપણે એની માપ પટ્ટી કેવી રીતે રાખવી એમ તમને લાગે છે કે હું ચડું છું ને લોકો તમને ઉતરતા દેખાશે આ તો આ જ્ઞાન મળ્યા પછી રાગે પડ્યું નહીં રાગ્યું જ ના પણ તમે ગમે એટલા પ્રયત્ન કરો જેની મારફત તમે પ્રયત્ન કરવા ગયા ને એ જ ઘડી ભર્યા છે બિચારા એનું જ છે કોણ શું કહે સમજ પડે ને એ જ રખડી મર્યા છે એટલે પછી મુક્ત પુરુષ મળે તો જ આપણું પડે મુક્ત પુરુષ હોવું જોઈએ ક્રોધ માન માયા લોભ થી આ સંસાર થી શરીર થી મુક્ત અમે અઠ્યાવીસ વર્ષથી શરીર થી મુક્ત છીએ મન થી મુક્ત છે વાણી થી મુક્ત છે તારું કામ થાય આ બધા શીખે મળે તાર બીજું બધું કામ નું નહીં ભૂસું કેવાય એમ અને આ ના મળે તો પેલી જગ્યા દાડા તો જ પણ સડેલો કોક તો સડેલો પણ ખાવું પણ એ તો માર્ગ જ નહીં ને એ તો માર્ગ એટલું ફાયદો એ ખોટો ના કહેવાય શું કારણ કે ખોટો કે જતા રહે તો છોડી દે ને અને પછી રમી રમવા જતા દાળ પીવા જતા રહે એના કરતા અહીં ગોળ ગોળ ફર્યા કરે ને તો લપસી તો નહીં પડે ગોણીના બળદમાં ગોળ ફરે તે મનમાં એમ જાણે પણ મિલતા લ્યો પણ તો તો જ હોય દાયડા રૂમે એટલે આ લપસી તો ના પડે એટલા માટે ચાલવા દે લોકો લોકો તો આ છોડીને જતા રહે પાસે પેલી પાસે કશું માલ નહીં અનંત અવતાર થી આનું પટી કોઈ સંત પુરુષ મળે તો બે ત્રણ હજાર પગાર ચડાવે અને પાસે કોઈ મળી આવે ત્યાં હેડ પણ કેન્ટીન છે કેન્ટીન બે હજાર પગાર ઉતારે ચડ ઉતારે ચડ ઉતારે આ તો અક્રમ એટલે સ્ટેપ નહીં તો લિફ્ટ માર્ગ પેલો ક્રમ એટલે સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક માર્ગ step by step step by step ખરો માર્ગ એ છે પણ સાચો માર્ગ તો એ જ છે આ તો કોક જ દાડો ઇનામ હોય છે ઇનામી માર્ગ કોક કેટલા મહાન પુરુષારીઓ હોય ને તે નીકળી જાય એમાંથી પેલો માર્ગ બંધ થઈ ગયો છે રિપેરમાં છે અત્યારે અંદર રિપેર છે આ છે તે ડાયવર્જન રોડ છે એમાં જેટલા નીકળી ગયા બે લાખ બે લાખ દસ વર્ષે આ ડાયરેક્ટ નીકળે છે દસ લાખ વર્ષે જય સચિદાન દાદા ભગવાન દાદા ભગવાન સચિદાનંદ સચિદાનંદ સચિદાનંદ દાદા ભગવાન એટલે જો નંબર લાગી ગયો કામ થઈ ગયું એ એટલે થોડુંક પડી રહેલું હોય ને તો એ એને ભેગા કરી આપે પુણ્યાનુબંધી પુણ્ય આ પુણ્ય આ પુણ્ય તો સંસાર આ તો ભૌતિક ચીજો આપે એવું પુણ્ય પણ જે મોક્ષ ભણીનો માર્ગ આપી દે દેખાડી દે જે પુનાનુબંધી પુન તેમાં થોડું થોડું પડી ગયું હોય કોઈ બળી ગયું ના હોય હવે અહીં કે છે લોકો કે અમે અધિકારી નહીં તમે મારે અધિકારી મારે ભેગો થયો એ અધિકારી બાકી અધિકારી તો આ કાળયુગમાં કોઈ હોય નહીં સાધુ સંતોય ના હોય અધિકારી અધિકારી ક્યાંથી લાવે છે કળયુગમાં અધિકારી ક્યાંથી લાવે છે મન કળયુગનું બુદ્ધિ કળયુગનું નહીં બધું કળયુગનું અધિકારી એટલે મારે ભેગો થયો અધિકારી શું કહે કલયુગ કળિયુગ નો કળિયુગ નો બદલાય છે અંતરયુગ કળિયુગ તો ઘણા વાર રહેશે મેઇન કળિયુગ કળિયુગ માં પાછા આંતરયુગો હોય કળિયુગ માં અંતરયુગ એટલે જેમ શનિ દશા ચાલતી હોય ને મા દશા શનિ ની હોય તો ભાઈ ગુરુ ની ગુરુ ની બુદ્ધ ની શનિ ની બધી પછી દશાઓ આવે નહી એવું જાણો છો ને ના પણ એવું જાણવામાં આવેલું છે કે શનિ માર્ગદશા બીજી દશા અંતર દશા હોય એ થોડું જ્યોતિષ જાણે છે એટલે પછી આ આ જે છે આવો ડોક્ટર આ જે છે કળિયુગ નો એની આંતર આંતરયુગ હોય ત્યારે સતયુગ નો ફરી અંતરયુગ આવે છે થોડા કાળ માટે બે એક હજાર વર્ષ માટે બહુ ઊંચો બહુ ઊંચો કાળ આવે છે કોઈ દાડો માણસે જોયો ને એવો આવે ત્યારે જ્ઞાની હોય જ્ઞાની હોય ક્યાંથી વર્લ્ડ ની ઉપર જ્ઞાની હોય ને જ્ઞાની તો બધા બહુ હિન્દુસ્તાન વીસ હજાર પણ બધા બુદ્ધિશાળીઓ કેવા બધા પૂછે છે ક્યારે આવશે કા એ આવી રહ્યો છે મેં લખ્યું છે પુસ્તક માં ઓગણીસો સિત્તેર માં પુસ્તક લખેલું હતું એનું લખ્યું હતું બે હાજર પાંચ માં આવી જશે વર્લ્ડ હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ જશે આખા વર્લ્ડ નું કેન્દ્ર હિન્દુસ્તાન પણ પાંચમાં પણ આ દર વર્ષ એટલો બધો ખરાબ આવવાનો છે હિન્દુસ્તાન હિન્દુસ્તાનમાં ખરાબી ને બધે ખરાબી આખા વર્લ્ડ ઉપર <coughs> પરિણામ આવ્યું આ આ સૈકાના પાપો કરેલા તે પાપો નું પરિણામ આવ્યું આ એટલે વસ્તી અડધી થઈ જશે દુનિયાની વસ્તી અડધી ક્યારે થશે વસ્તી અડધી ક્યારે થશે ભાઈ પૂછે છે વસ્તી અડધી ક્યારે થઈ જશે આ બે હજાર સાલ ની નજીક માં એક બે વર્ષ પેલા એટલે થઈ રહે છે પૂરી થવા પૂરી થવા ને ચાલ પૂરી નહીં થવા દે અણુબોમ્બ થી બધું નાશ થશે ના ના અણુબોમ્બ તો કેટલોક નાશ કરે આડે ત્યારે બધી વસ્તી અણુબોમ્બ કેટલું નાશ કરે એ તો રશિયા રશિયામાં નાશ કરે ને રશિયા વાળાની પણ નાશ કરે છે બીજા બધા નું શું કુદરત નાશ કરશે કુદરત એટલે ધરતીકંપો થશે પ્લેગ કાળા નીકળશે દરિયા કૂદશે બધું દરિયો પચીસ પચીસ ચાલીસ ચાલીસ ફૂટ કૂદશે એટલે કુદરત નાશ કરશે કોનો નાશ કરવાનો છે જેનો નાશ ના યોગ્ય છે પેનલ્ટી તેને માટે જ છે બીજા બધા નથી જેને એવા ગુના કર્યા છે તેનું ફળ આ છે ઘણા માણસો આપણે અહીંયા પરદેશમાં પૂછીએ છીએ તે લોકો કર્મની થિયરીને માનતા નથી હવે જ્યારે આપણે લોકો જોડે વાત કરીએ ત્યારે તમે સમજાવો કે કર્મ ની થિયરી આપણે એ લોકોની દ્રષ્ટિએ કેવી રીતે સમજાવીએ એમ કે છે કે ઘણા ઘણા માણસો અહીંયા આગળ અમેરિકન કર્મની થિયરી ને નથી માનતા તો કે કર્મની થિયરી કોણ અમેરિકન કર્મ થિયરી માને નહીં કારણ કે પછી કર્મની થિયરી સમજે એ કે ભગવાન અમને જન્મ આપે સીધા એની ઈચ્છામાં આવે તો એકને એકને ખરાબ ભિખારી બનાવે એકને શ્રીમંત બનાવે એકને રેગન બનાવે એને ફાવે તેમ બનાવે એવું જાણે સમજાય ને ઇન્ડિયા એકલું જ પુનર્જન્મ સમજે તે આ કર્મ થિયરી સમજે કર્મ થિયરી એમને લાગુ સાહેબ પણ એ સમજે નહીં ભાન જ ના હોય ત્યાં શું કરું આ બાબો છે તે આપણો બહાર ગયો હોય બે અઢી વાર નો એને કે લે બાબા બિસ્કીટ કરીને કાઢી લે કે કાઢી લે એવું સમજણ નથી આ બાબા જેવા લોકો આ રેગન બાબા જેવા તમે સમજાવતા હોય બાબા રેગન બે હરકા છે આ લોકો એવું માને છે ને કે તમે જો વાવો એવું લણો આ લોકો બાઇબલમાં લખી છે જો સો રીતે એટલે પણ પુનર્જન્મ નથી માનતા એમ કે છે કે આ લોકો બાઇબલમાં એવું છે કે તમે જેવું વાવશો એવું ફળ તમને મળશે પણ પાછા પુનર્જન્મમાં નથી માનતા જાણે કે અહીંયા મેં માર્યો તો તે મને મારશે એવું જાણે કે મેં નહીં માર્યો તો તે મને મારશે બસ એટલું સમજે મેં એને માર્યો હતો એટલે મને મારશે એટલું સમજે અને તમે કહો કે ભાઈ મેં કેમ માર્યો તો શું કારણ મારી ઈચ્છા ન હોય તો મેં કેમ માર્યો તો એવું તપાસ કરો અને આ એમ જ મેં જ માર્યો તો ને કારણ માણસ પોતે કર્મના ઉદયને આધીન કરી શકે છે કોઈ પણ કાર્ય પોતાની બુદ્ધિથી પોતાની સમજણથી કરી શકતો નથી તમે કોઈ કામ કરેલું અત્યાર સુધીમાં આજીવિકા માટે તો બધા કામ કરે છે આજીવિકા માટે તો બધા કામ કરે છે કામ કરે છે પણ શું નામ આપનું માદેવિયા જસવંત જસવંતભાઈ માદેવિયા મહાદેવિયા યશવંતભાઈ ખરેખર યશવંતભાઈ તો આ તો શરીરના જે ધારણ કર્યું છે અને નામ આપ્યું છે એ રીતે બધા ઓળખાય છે આત્મા તો ભગવાન નો અંશ છે એમ કે આ તો શરીર દેહ ધારણ કર્યો છે અને એને નામ થી ઓળખાય છે બાકી આત્મા તો ભગવાન નો અંશ છે ના પણ તમે ખરેખર કોણ છો આ દેહધારી છે તે ખરેખર આત્મા છે આ તો તમારો તમારો તમારું નામ છે તમે કહો મારું નામ યશવંતભાઈ યશવંતભાઈ કે Jaswantbhai my name is Jaswantbhai તો તમે એવું કહો છો તમે કોણ પણ માય નેમ કેનારા એક જાતનું ઓળખાણ જેવું કહી શકાય એ તો એક જાતનું ઓળખાણ હા ઓળખાણ પણ કોણ તમે જસવંતભાઈ ઓળખાણ માટે પણ તમે કોણ આત્મા તો પરમાત્મા નો અંશ છે આત્મા તો પરમાત્મા નો અંશ છે તો તમે કોણ ભણવામાં આમ તો પરમાત્મા જ કહી શકાય આમ તો પરમાત્મા જ કહી શકાય ને તો પરમાત્મા કેમ થતા નથી એ જ ઓળખવું છે અમારે એ બેન કે છે અમારે એ જ ઓળખવું છે પરમાત્મા કેમ ના પરમાત્મા કેમ થવાતું નથી એ જ અમારે ઓળખવું છે રાતે ઊંઘી જાવ ખરા તમે જાતે ઊંઘી જાવ કે કોઈ ઊંઘાડે તાર ઊંઘો એમ તો કોઈ ફેર ઊંઘ ના આવે તારે શું કરો ના આવે તારે શું કરો કોઈ ફેર કોઈ બન્યું નથી કરીએ ભગવાન નું નામ લો વાંચો તો પછી ભગવાન નું નામ લઈએ પછી હા એટલે ભગવાન નામ લેવાથી પત્ર માં લખો ને કે ઊંઘ ના આવતી હોય તે ભગવાન નામ દેજો ગોરીઓ ના ખાશે ગોરીઓ ના ખાશે ઊંઘા આપડે ઊંઘવાની શક્તિ કરી આપડે જો એ ના કહે તમે આ કહ્યું કઈ કયું કામ તમે કરીએ મને કહો પણ પુરાવો આપવો પડે અમથા બધા રોપ માર માર કર્યા કરે મેં આ કર્યું મેં આ કર્યું કયું કામ કર્યું આપણે કરતા નથી એ કરાવે છે એ કરીએ છીએ પણ એ કરાવે છે ને આપણે કરીએ છીએ કોણ કરાવે છે પ્રભુ કોણ એવા જંગલી તમારી પાસે પડે છે તમને આવું કરાવે પ્રભુ પ્રભુ પ્રભુ આવું માડું કામ કરાવે ને પ્રભુ કામ કેવા ડાયા કર્મ કરો આ તો કોક ને જોડે ગુસ્સે થયો છે કોક ને જોડે ચીડાયો છે એ બધા પ્રભુ કરાવતા છે આવું કામ એને મા બાપ ને બિચારા હા તમને કરાવે છે કોણ કર્મ કરાવે છે ને તમે શું કહો છો કે મેં કર્યું કેવો ગર્વ કરો છો કોઈ ગર્વ રાખવા નથી માંગતા ખરેખર આપણે આ કરતા નથી આપણે આપણે કઈ કરુણા કરતા નથી ભોગતા એકલા જ છે ના કર્મ તો સતત કર્યા કરીએ છીએ કર્મ તો સતત કર્યા જ કરીએ છીએ શું કર્મ કર્યા બરાબર મને કહો ને આમાં તો છે ને કે જે તમે કામ કરો એ નીતિપૂર્વક હોવું જોઈએ એમ કે જે કઈ કામ કરો તે નીતિપૂર્વક હોવું જોઈએ કેવું બરાબર નીતિ તે અનિતિપૂર્વક કરે એ કામ ના કહેવાય એ તો વિકર્મ કહેવાય ને એ વિકર્મ કહેવાય પણ એ કામ જ કહેવાય ને અનિતિપૂર્વક ફળ મળે નીતિપૂર્વક કરે નીતિ નું ફળ મળે પણ તમે કશું કર્યું કોઈ કામ તમે જસનભાઈ મને કહો મેં કામ કર્યું મારે પુરવાર કરવું છે ખરેખર કર્યું ના કર્યું તમે કોણ મને આ કામ કર્યું કે તમે કામ ધંધો કરતા હોય એના મારે તમારે કામ તો કરવું શું કામ શું કરો આમ તો ઓફિસ પર આજીવિકા માટે નોકરી કરે છે આજીવિકા માટે ઓફિસ માં નોકરી કરે નોકરી જવા નથી રજા નહીં કરો ને રજા બધા શું કરો ઘેર બેસવું પડે ઘેર બેસવું પડે ઘેર બેસવું પડે શું કહે ઘરે બેસવું પડે હા મજૂર તમે કરો છો કે કોઈ કરાવડા છે બેન કે છે જ્યાં સુધી આપણે આત્માને નથી ઓળખો ત્યાં સુધી આપણે કરતા એવું જ લાગે છે એવું લાગે ખરું પણ એવું છે નહીં એવું છે નહીં જે તમે કરો છો એ તમે જાણતા નથી ભાન વગર બે ભાન માં કરો છો ફરી નવો આવતા બોલો જ આવતો બહુ શાનાથી ઉભો થાય છે કે તમે કરતા નથી ને તમે કહો છો મેં કહ્યું એવો આરોપ કરવાથી જ આવતો બહુ ઉભો થાય આ વર્લ્ડ માં કોઈ માણસ એવો ભાઈ યશવંતભાઈ જશવંતભાઈ આ વર્લ્ડ માં કોઈ એવો માણસ પાક્યો નથી જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય કૃષ્ણ કે મહાવીર કે કોઈ પાક્યો નહીં બોલો તમે શું શક્તિ મારો આ તો બધું આવતો ભાવ નું ઇગોઇઝમ છે ઇગોઇઝમ કરીએ એટલે આવતો ભાવ થપાઈ જાય એ માટે શું કરવું જોઈએ આપણે એ ના મળે એના માટે શું કરવું જોઈએ આવતો આવતો ભાઈ ના મળે તો શું કરવું જોઈએ એના માટે તમે કોણ છે જાણવું પડે અને કરતા નથી કરતા નથી અહંકાર ઉડી જવો જોઈએ અહંકાર મમતા ઉડી જાય અહંકાર મમતા ઉડી જાય તમારું કલ્યાણ થઈ જાય આ તો અહંકાર મમતા છે ના તમે જાણો તો એક બોલવાના જ અહંકાર કરવાના જ કારણ તમે કોણ છે ભાન નથી તમે જાણો હું જસવંત જ છું બીજું ભાન થવું જોઈએ દાદાજી આ જે અભિમાન છે કે ગર્વ છે એ તો અષ્ટધા પ્રકૃતિ ની અંદર આવ્યું છે એને વટાવું બહુ હાર છે એનો નાશ કરવા શું કરવાનું બેન પૂછે છે એને નાશ કરવા માટે શું કરવું જોઈએ આત્મજ્ઞાન કેવી રીતે થાય શું નાશ કરવું છે અહંકાર અહંકાર નાશ તો આત્મજ્ઞાન થાય થાય તો થાય નહીં પણ કેવી રીતે થાય બેન પૂછે છે એ આત્મજ્ઞાન જોઈતું હોય તો હું તમને કરી આપીશ જાતે તો નહીં થાય જાતે આમ જોનારો માણસ પાછળથી જોઈ શકે આમ જોનારો માણસ ભૌતિક દ્રષ્ટિ છે તે આત્મદ્રષ્ટિ શી થાય આત્મદ્રષ્ટિ પાછળ છે એટલે અમારે તમને કરવી દેખાડવી પડે પાછળનો ભાગ સમજો ને એટલે બધું તમારે અમને અમારે તમને દેખાડવું પડે અને સ્ટેજમાં લાવવા પડે તો એ મુક્ત પુરુષ હોય તે જ કરી આપે વર્લ્ડમાં જે કોઈ મુક્ત પુરુષ હોય તે જ કરી આપે બાકી કોઈ મુક્ત પુરુષ બંધાયેલો પુરુષ કોઈને છોડાઈ શકે નહીં કોઈ બંધાયેલો હોય એ તમને છોડાઈ શકે તમને લાગે છે એવું બંધેલો છોડાવે બધા એવા સાધુ સંન્યાસી બધા બંધેલા છોડાવે નહીં શકે સમજો ને એ બીજી રીતે બંધાયેલા તમે બીજી તમે ગ્રહસ્થ રીતે બંધાયેલા એ ત્યાગમાં બંધાયેલા પણ બંધાયેલા બે જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી બંધાયેલો એટલે હિન્દુસ્તાનમાં બે હજાર જ્ઞાનીઓ છે પણ બધા બુદ્ધિશાળીઓ કેવા આપડે કઈ તમારે બુદ્ધિ ખાઈ થાય મારા જેટલી બુદ્ધિ કોઈનામાં નથી અમે એકલા જ ફક્ત વર્લ્ડમાં જેનામાં સેન્ટ પણ બુદ્ધિ નથી એ અમે એકલા જ સેન્ટ પણ બુદ્ધિ નહીં અમારા તારે તમારું કામ થાય ને થાય સેન્ટ પણ બુદ્ધિ નથી એ અજાબી છે ને સત્યાવીસ વર્ષથી આ દેહના માલિક થયા નથી સત્યાવીસ વર્ષથી આ મનના માલિક નહીં થયા સત્યાવીસ વર્ષથી આ વાણીના માલિક નહીં થયા અને સત્યાવીસ વર્ષથી ટેન્શન થયું નથી ટેન્શન જોયું જ નથી અમે અને સત્યાવીસ વર્ષથી સિક્રેસી નથી અમને તમે સિક્રેસી વાળા રાતે બાયડા બાયડા બંધ કરતા છો ને ભગવાન કઈ સિક્રેટ છે ભગવાન થી સિક્રેટ રાખી શકો એમ છો જ નહીં તમે ભગવાન તો બનાવ્યા દુનિયા બધી ભગવાન ની રક્ષિત છે શું કે છે કઈ કોઈ તમે જાણતા નહીં કોઈ જાણતા નહીં આ તો જાણતા કોઈ બીજા એમ તો બનાવી ત્યારે શરૂઆત તો થઈ ગઈ ને શરૂઆત ક્યારે થઈ છે એની કોઈને ખબર નથી શરૂઆત થઈ એ ખબર નથી કોઈને બનાવે એટલે શરૂઆત થાય ને હંમેશા જે કોઈ બનાવે વસ્તુ એ શરૂઆત થાય તો હશે પણ ક્યારે બનાવી છે એની ખબર નથી શું કે શરૂઆત થઈ ગઈ છે જે શરૂઆત થાય ત્યારે એન્ડ આવે ખરો હે તો આ દુનિયા એન્ડલેસ દુનિયા છે બિગિનિંગલેસ છે એવી આ દુનિયા જય સચિન રાવ મંદિર સમજે ને આ એન્ડલેસ દુનિયા બિગિનિંગલેસ દુનિયા અનાદિ અનંત દુનિયા એને આપડા લોકો અનાદિ અનંત કે ના કે એટલે એવર લાસ્ટિંગ આ દુનિયા એમાં ક્રિએટની જરૂર છે એવરલાસ્ટિંગ ક્રિએટર ની જરૂર કરી ભગવાન કઈ નવરો નથી આ દુનિયા ના અંત કોઈ દુનિયા ના અંત આવવાનો નથી આ દુનિયા ક્યારે અંત ના આવે આ દુનિયા છે છે ને છે જ એ બધું જાણું છે ને એ બધું લૌકિક છે બધું લોક ની બહાર લૌકિક ની બહાર કશું ગયું નથી લૌકિક ની બહાર કોકર વખત જાણવાનું મળે બાકી લૌકિક માં લૌકિક માં સંતોષ માનવાનો અલૌકિક જાણે તારે નિવેડો આવશે નહીં તો નિવેડો આવશે નહી આ લૌકિક માં લૌકિક માં ગુથાયા કરવાનું સાધુ આચાર્ય લૌકિક માં તમે લૌકિક માં એમને ઉપાધિ ના હોય સેલ ટેક્સ નહીં ઇન્કમ ટેક્સ નહીં કોઈ ટેક્સ નહીં એમને શાને ઉપાધિ પછી તો હવે તમારે ઉપાધિ હોય એટલું બાકી અહીં ક્રોધ માન માયેલો હોય ને ત્યાં સુધી બધું મીડું લૌકિક બધું જરા ટરકાઈએ ને તાર ખબર પડે ફેણ મળે એટલે સમજી જવાનું કે ફેણીઓ છે આપણે ફેણિયા પાર્સર આવશે ફેણ મળે નામ છે ફેણ મળે નામ છે આપણને એટલે ભગવાન પડાવી નથી તમે સમજાવી સમજાયું ના સમજાયું એવર લાસ્ટિંગ દુનિયા અનાદિ અનંત દુનિયાને બનાવવાની જરૂર ખરી બેનને ક્લિયર નથી થયું કે ભગવાનની ઈચ્છાથી ભગવાનની ભગવાનની ઈચ્છા હોય ભિખારો કેવાય જેને ઈચ્છા વાળું ને તો વાઘરા કેવાય ઈચ્છા તો નિરચક થયા પછી ભગવાન થાય સંપૂર્ણ નિરીક્ષક થાય ને ઈચ્છા વાળા તમે બધા છો ને અને એ પછી ઈચ્છા વાળો હોય મને ઈચ્છા નથી કોઈ દાડો કોઈ દાડો આટલી ઈચ્છા થઈ નથી મને તો ભગવાન કેવા છે એ નિરીક્ષક હોય નિર્વિકલ્પ હોય અચિંત ચિંતામણી હોય શું કહ્યું સચ્ચિદાનંદ હોય અને ત્યાં આવી ઈચ્છા વિચા કહો આપણા લોકો ઠોકા ઠોક કરે ભગવાન ને ઈચ્છા થઈ તેથી રચ્યું વાઘરો હતો તેની ઈચ્છા થઈ ત્યાં રચ્યું અહીંયા આગળ કુંભાર મુ હતો પણ સમજણ ના પડે એટલે બધું ઠોકા ઠોક કરે એમને એમના ગુરુ એ કર્યું એમને એમના ગુરુ ચાલુ આવેલું બધું રેગ્યુલર સ્ટેપમાં એક્ઝેક્ટ જાણ્યા સિવાય કોઈ દાડો નીવડો નથી નીવડો અવર શબ્દ શબ્દ સાચું કરેક્ટ જાણશો ભગવાનની ઉપર આરોપ નહીં કરો મેં કર્યું છે એવું ભગવાન કે છે હું કુંભાર નથી બની થતા લોકો મને કુંભાર કે છે એ કુંભાર છે એ કેતા છે ને પોતાના બાપને ના કે કુંભાર અને એને બિચારા મા બાપ ને બીજું કોઈ નહીં ઉપરાવ લેનાર નહીં શું થાય જય સચિદાન વિતરાગ ના સમજ પડે ફરી ફરી પૂછજો હા એટલે એ લોકો એ લોકો મને પૂછપુછ કરે છે કે અબજ માણસ મને અમે માનીએ છીએ વર્લ્ડ ઇઝ ક્રિએટર તમને કોણે કહ્યું આ ક્રાઇસ્ટ ભગવાન કહ્યું તમે ખરું છે ખોટું નહીં કહ્યું God is created correct by Christian viewpoint by Indian viewpoint by Muslim viewpoint not by fact શું કહ્યું તમારું વ્યૂ પોઈન્ટ બધું બરાબર છે જગત એટલે ગોડ ઇઝ ક્રિએટેડ અમે કહીએ બહાર બહાર કરીએ ને તો ગોડ ઇઝ ક્રિએટેડ કહીએ કારણ God is created correct by relative viewpoint not by real viewpoint relative અણસમજુ માણસ અને ઝઘડાખોરી તોફાની ક્રૂડ માણસો માટે એ ક્રિએટર અને જે સમજે સમજદાર છે વિચારક છે તત્વ વિચારક છે એને માટે ગોડ ઇઝ નોટ ક્રિએટર મેં તો એલજીબી જવાબ જ નહીં મળે ઓછાબેટી નો પેલાથી જવાબ ના એને જવાબ કોળવો જ નહીં ને એમને તો છોરવો પહેરી લઈ ના જાય એટલા સારું ગોડ ઇઝ ક્રિએટર બનાવ્યો છે સમજો ને અણસમજુ માટે મહેન્દ્રભાઈ મુંબઈ માં મળેલા આપને હા બરોબર સારું બહુ સારું શાંતાક્રુઝ માં ગયો હતો તાત્વિક ધારાનો પ્રયત્ન કરો વાસ્તવિક જાણશો તો નિવેડો આવશે શાંતિ થશે આ તો લૌકિક માં બફાયા જ કર્યું બધું અને ભગવાનને ક્રિએટર કરીને કુંભાર બનાય બનાય કર્યો એ કુંભાર નથી એ તો કુંભારનો છોકરો એનો એ તો લોકો સમજ્યા પોટ બે કરે છે તે બનાયા કરે છે રમકડો આ તો વિજ્ઞાન થી ઉભું થયેલું જગત છે બુદ્ધિ તો પહોંચાડવાની જરૂર છે પણ બુદ્ધિ પહોંચે નથી ત્યાં આગળ શું કહે બુદ્ધિ વાળા બુદ્ધુ થઈ જાય એવું છે એટલું તમને સમજાય છે જસવંતભાઈ એટલું તમે સમજાય કે તમે આત્મા છો એ વાત તમે જાણો છો આત્મા હશે કે નહીં શું કે છે આત્મા એક ક્ષણ પણ ટકવાનું નથી હા તો એ આત્મા છે એમના ફ્રેન્ડ છે પ્રમોદભાઈ બાજુમાં રહે છે આત્મા કેટલા વર્ષ જીવતો હશે અનાદિ છે અનંત છે તો આ ભગવાન પહેલાનો ભગવાન નો છે તમે ભગવાન બનાવ્યું તો આત્મા બધા બનાવ્યા કોણ બનાવ્યું ભગવાન માંથી જન્મેલો છે ભગવાન માંથી જન્મેલો છે ભગવાન ને પછી કઈ કઈ વોર્ડ માં લઈ ગયા ભગવાન ને આવું બોલે છે આવું બોલે ના સારું દેખાય ભગવાન ધર્મ થયો તો ના બોલી આવું સમજ પડે એનું મેટરનિટી ના મુકાય એમને આ તો આ જગત અનાદિ અનંત છે તેમાં જે તત્વ તત્વો છે એ બધા અનાદિ અનંત છે શું છે તત્વો એટલે છ તત્વો છે એ છ તત્વ નું બનેલું જે જગત છે એ બધા અનાદિ જળ પણ અનાદિ અનંત છે શું છે આ જે પરમાણુ કહેવાય છે ને અણુ કેવાય છે ને અણુ તેનો નાનામાં નાનો ભાગ પરમાણુ હોય તે પણ અનાદિ અનંત છે શું છે આમાં કઈ ભગવાને બનાવવાની જરૂર નહીં પડી આ છે અત્યારે છે જ અનાદિ અનંત એવર લાસ્ટિંગ શું કહ્યું અનાદિ અનંત બરોબર ને એટલે God is creator is correct by relative point હર સમજુ માણસો માટે જે ચોરી કરે લુચ્ચા હોય બદમાશ હોય તેના માટે છે જયારે ભગવાન ખોળવો છે મોક્ષે જવું છે એના માટે આ નથી એને સમજવું પડે કેવી રીતે આ બનેલું છે આજે કરતા શું કહ્યું આ તો લોકોને બીવડાવવા માટે કહેલું ગોડ ઇઝ ક્રિએટેડ તમે ચોરીઓ બધો કરો છો સ્ટોરમાં જઈને તો પછી શા માટે તમારે એ તો ચોરીઓ કરતા હોય તેને અટકાવવા માટે આ બધું નહીં તો આ લોકોને એમ કઈ ભગવાન એટલે નથી એટલે થઈ ગયું કાલે હવાર લૂંટી લેશે બધા એટલે એના કોઈ આધારથી કહેલું છે એટલે કહ્યું ને ક્રાઇસ્ટે કહ્યું ગોડ ઇઝ ક્રિએટર મેં કહ્યું God is creator is correct by Christian viewpoint by Indian viewpoint by Muslim viewpoint not by fact by fact only scientific circumstantial evidence છે આ જગત વિજ્ઞાનથી ઉભું થયેલું જગત છે the world is the puzzle itself itself puzzle થયેલું વિજ્ઞાનથી જેમ ટુ એચ ને ભેગા થાય અને પાણી થાય કે ના થાય કે કરવા દેવું પડે એ રીતે બધું એ તો પેલા આપડા ટ્વેલ્થ એવું જાણતા નતા ને ત્યારે કે ભગવાન દર્શાવે છે પછી કચ્છી ઇન્દ્ર રાજા વરાવે છે બધું ગપ્પા ગપ્પા ચાલ્યા તારે ઇન્દ્ર રાજા નવ દેતા તમને ખબર અને મરી જાય સર કોણ લેવા આવે છે આપડે તો દેશમાં યમરાજા એને જમરા એને જ કે છે ને કે જબરા કે છે જબરા કે છે જમરા ને હવે તો જમરા હિન્દુસ્તાન માં લેવા આવે એ દેશ કોઈ દેશ માં લેવા નથી આવતા આ દેશ એકલો છે અમને જમરા કહી જાય <laughs> કોઈ દેશ માં જાણતા જ નહીં જમરા લઈ જાય શું કે આ તો બિચારા એમ જાણે ચાલો હા દાટી દો મરી ગયો ને દાટી દેશે આમને તો જમરા આવે છે અને પછી ક્યાંય ખરા કૂતરું રડે ને એ જમરા આયા એ નિશાની જમરાયા ની આ તમે તમારી જનરેશન પેલા અમારી જનરેશનમાં કેવું હતું આ બહુ અંધશ્રદ્ધા તોફાન બધા ગાઢ બહુ હતું તે હું તેર વર્ષનો હતો ને એટલી બધું મનમાં જ્ઞાન થસી ગયેલું કે જમરા લેવા આવે છે અને જમરા લોકો તેના ફોટા બહાર પાડતા હતા તે મોટા મોટા દોંત ને એ બધું એટલે શું કરે જમરા